સત્સંગમાં આ બધી વાતો કરો ને એમાં આ પ્રયોગ ખાસ હોય છે જુદા પાડવાનો એ લગભગ થોડી થોડી વારે એવું જુદું પાડવાનો પ્રયોગ કેતા જ છો આપ મન મન બતાડે તો કહી દેવું તારું નહીં ચાલે આમ છે એટલે એ સામે વાત કરી કે છૂટું પડી જ જાય છૂટું પડી જાય છૂટું પડી જાય અને ધર્મ ના સાથે બધા જ્ઞાન એ મારું શરીર બટાકા ના ખવાય છે ખાનાર પોતે ને અને ખાનાર નું પોતે માથે લઈ લીધું ખાનાર નું પોતે માથે લઈ લીધું આનાથી જો પોતે કે મેં અનુભવ તો બધા માસમાં અને વેચતા પછી મારા ફળો તો આગળ જીવડો જોવાનો ભગવાન સાડા ત્રણ સુધી એવું જોયું પછી ફળતા નહીં ત્યાં ના જીવડા આગળ વસાઈ ના જાય ભગવાન આગલા છે ખોટું શુદ્ધ ઉપયોગ રહે નહીં શુદ્ધ ઉપયોગ સુધી ના પહોંચે પછી આ આટલું તો શુદ્ધ ઉપયોગ શુદ્ધ થાય એટલે આ નું માલિકી ભાવ ના રહ્યું દેહ નો ભાવ ભાવ ઉડી જાય ત્યાર થાય ત્યાર પછી શુદ્ધ ઉપયોગ નું વાણી ને મન નું માલકી ભાવ માલકી ભાવ ના રહે આ મન નો માલકી ભાવ ના રહે વાણી નો માલકી ભાવ ના રહે તો પણ એ માલકી ભાવ ન રહેવાની પ્રક્રિયા કઈ રીતે હોય છે અંદર એટલે આ જે જુદાપણાનો છે પ્રયોગ એ કેવી રીતે હોય છે આપનો ના એટલે કહે ને કે આમ સેજે દેખાય એક્ઝેક્ટ દેખાયા કરે જુદા જુદું આ પૂછતો એ રીતે એ રીતે આખું ઓળખાય જાય ખબર દૂધીનું શાક કરવા માટેની જાગૃતિ રાખી આ દૂધી આ રીતે શાક થાય તો એ એ પ્રક્રિયાનું સમજણ છે અથવા એવી જાગૃતિ છે એવું આમાં પણ એવું જ હોય આખું સમજે જે જુદા પાડવાની આખી સમજ આખી ફિટ થયેલી હોય આ પૂતગલ ના ઓળખે ઓળખે આને કહેવાય એના લક્ષણો એના લક્ષણો છે લક્ષણો થી ઓળખે સ્વભાવ સ્વભાવ તો હોય લક્ષણ લક્ષણ લક્ષણ સ્કંદો હોય સ્કંદો મોટું જથ્થાબંધ એક વસ્તુ હોય ઉદ્ભવ અંદર ઉત્પન્ન થાય એ પણ જથ્થાબંધ વસ્તુ હોય અંદર થી ઉભા થાય પરિણામ એ પણ જથ્થાબંધ કંદ સ્વરૂપે ના પેલા રસ રસ પછી જથ્થાબંધ ઉદ્ગલ એટલે પુરાણ થયેલું અને ગલન થયા કરે તે

પછી તે આ સાયન્ટિસ્ટ આપડે તો આવડું મોટી દેખાય બાજરી જેવું થાય બાજરી આપણી વાંક વધારે કરી શકે છે અને દુર્બીન હોય નહીં દુર્બીન દૂરબીન પકડે મૂકી આવે કે મારા શું કહ્યું આવી જાય છે بہار نہیں پڑتا بہار نہیں پڑتا دیکھائی بتا دیکھائی کے بتا Thank you. ત્યાંથી ગાડી કરાવી ત્યાંથી ભરાયું વર્તન સારું થાય તો દેખાવ શરૂ થાય દેખાવ શરૂ વર્તન સારું થાય તો જાણવું અંદર દેખાવાનું વર્તન આવું હોય ને તો બહાર અંદર દેખાય નહીં કશું દેખાય છે લાગે એવું એટલે મુખ્ય વર્તન ની જરૂર છે તેની શરૂઆતમાં ના હોય કારણ કે આ કમિટમાં અક્રમ માગશે ને પણ ધીમે ધીમે એ વર્તન ઓછું થઈ જાય તો દેખાય એટલે વર્તન માં ફેરફાર થવાથી અંદર દેખાય એવું નહીં તો ના દેખાય બાર વર્તન પકડતું થાય અંદર દેખાતું બંધ થઈ જાય સવાર ચાલુ થઈ જાય ને બહારનું કેવું ચલણ છે ચલણ છે તેના પરથી ભાષા બુદ્ધિ પ્રકાશ એમ કે બુદ્ધુ ફેરફાર થઈ ગયું કે એક જ દાદાને છોકરી પૂછી ગયું શું કહ્યું એટલે એટલે વર્તન બદલાય પછી અંદર જાગૃતિ ઉભી થાય કે અંદર જાગૃતિ ઉભી થાય તો વર્તન બદલાય ના વર્તન બદલાય આજે જાગૃતિ ઉત્પન્ન થઈ છે એના જે વર્તન ના બદલે પછી એ માણસ ક્યાં શીખવાનું એટલે એક વખત સમજણ પડી કે ભાઈ આ ખોટું છે ને આ સાચું છે ત્યારથી પછી વર્તન બદલાવાની શરૂઆત થવી જોઈએ ધીમે ધીમે હા એકદમ નહીં એક વર્ષમાં નહીં બે પાંચ દસ પચાસ દસમાં પણ સમજે ઓળખી શકાય કેટલા જો ને દૈવાન જુલાઈ કેવું વર્તન હતું થઈ ગયો નહીં થયો ફેરફાર ઘણો ફેરફાર તો એવું એવું સમજો કે અમે કઈ ઘણી વાર આવ્યો નહીં ચોપડીઓ વાંચે એટલું અરે ડૈગર ને ફેર પડે એ કઈ ચોપડી વાત આપડે દાદા ને લખેલું કેમ વાત એવું ઘરે બે ત્રણ બે ત્રણ વર્તન છે પછી અહંકારે કરીને ફેરફાર કરવાનો હોય ને એમાં અહંકારે કરીને પણ એ વર્તનમાં ફેરફાર કરવો જોઈએ આ ખોટું છે એવો ભાવ કહી જાય ને એ જ સત્ય બધું કેવું અને આમાં ખોટું શું છે એમ કે પાંચ લાખ રૂપિયા નાખ્યું આમાં શું ખોટું છે બચાવ બચાવ ખરો ખોટા ભાન જ નથી બચાવ ભૂખો માલ છે તારે વાણી ના આખે બે વાક્ય એવા નીકળશે લોકો વિચાર કરી વાયન ખોટ છે બહુ દરેક માં દરેક માં દરેક માં હા હૃદય મૂકે એટલી વાર આ મૂકે આત્મા છે એટલે બધી શક્તિઓ હોય આત્મા છે એટલે બધી શક્તિઓ છે આંકડા આવે છે ત્યાર પછી ગુણાકાર વાતચીત કરી કરવા છે ખબર દેવો એકથી હોવ ને

ગયા ગયું સાહેબ મોટા ઘરના છે મોટા ઘરના ત્યાં ઘર આપડે પોતાના ઘરનું છે બહારેરો છે કે છે અરે રાગદર જેવું છે તે જોયું નથી ને અને પછી ક્યાં મળ્યું સ્વતો ગોતલો હાંસી ગયો ગામનો કેટલા ઊંચી ગયો એટલી ચાર ગવા તો કેટલા બધા ચલો પૂછાય રીતે બોલ બોલ કરવાનું ભાડાનું કર્યું એટલા માટે ભાડાનું કર્યું ને સુઈ મશીન ચાલી તો પછી રોડ સહન ના કર્યું વરુ કે છે ભાઈ એમાં અમારે તો દસ બાર બોલવા છે એમની વાત સાંભળશો નહીં ઉતરી ગઈ બધી પછી ઘેર આવીને કહે છે આને મારી આબરૂ બગાડી ધાર મારી કારીગરી કે છે તમે આટલા વર્ષની કારીગરી હતી વર્ષ પંચ અઠાર હું કાઢી મેં પૂછ્યું ગૌરી કહ્યું આવું બોલતા મતગીર કરે લોકો કહે દાસ કે વધારતો આપણું કહે મને કહે હું આપણું વધારતો હતો મને શું આપણું વધારે પેલા માં શું આપણે આપણું કરવાની કોણ બોલતો રાક્ષસ જેવું કરી મને કેવા પડે હું આપણું વધારતો અને આપણું સારી પાડી અને કાઢી દેવાની સારા ના કાઢી દેલા કરી એ સાચી કે સારા આપણું રાખી એ આપણું વધારતો પણ જયારે પોત બહાર પડી જાય ને પોત બહાર પડી ગયું એ આપણું હોય ને પછી લોકો સમજે અરે એવું જ ગયા રાજા નું જેવું હતું અને તે આપણી જોડે ધર્મ હોય પાછા અને બૂટ તો જુઓ કેટલી ભૂલ થઈ ગઈ બૂટ પર તેની ખબર ના પડે ભરત ને કપડા પર નાખે રોજ કપડા રોજ મારું પેલા સારું કપડું તેમ પાંચ પાંચ દાડા કરતા સ્વીકારે એ નિવેદન આમ કરતી દીધેલું બે ત્રણ દાડા બે દાડા પછી રાખવા અને મારું કરવું તમારા પર મારે નહીં પત્યો નહીં કામ નહીં કાર કામ પર હોય મહેનતું હોય ત્યારે બધું થાય તે પણ એને એને લાભ એ બે થઈ ગયા બધું જો લાગશે કપડા કાઢનાર ખબર છે કે આમાં ધોના નથી મજા આવતી છે ધોના ને કેવી મજા આવતી છે ખબર છે કપડા કાઢનાર હું તો એના જતો એડો તો મારું કપડું મેં કોઈ જોયા નહીં તમે એવું વાત જોઈ રાખો ઇસ્ત્રી કયા એડા હોય પણ તમે ના ભાવ આપડે જાશે બે આપણું બંધ ઊંધું બંધ એટલે ઉજળું ઉજળું જે સ્ત્રી હોય એની માટે ભાઈ ડોક્ટર ઉજળું થાય ને સ્ત્રી વાળો પહેરવાનો પેલો શોખ એટલા માટે જાતે ધોઈ નાખવાનો અને હવે કઈ રીતે તો પૂછ્યું તા ખબર દારા બે બદલ તો શું આવવાનું બપોર પછી આવી બધી રીતે લોકોને તકલીફ થાય એ બધી બાબતો વિચારી રાખવી જોઈએ અરે વિચાર બરાબર બહુ કોઈની તકલીફ બનવું નોકર નોકર રાખીએ નોકર ગાય કેટલા કરતા નોકર ચલું જાય કોણ પતાય કરવી પડે શાસ્ત્રીય જીવનમાં કામ લાગશે આ બધી વાતો શું લાગે લાગે ને કામ તો લાગે ને કામ લાગવાય વધારે કપડા વાપરી રાખે ત્રણ જોડી ની જરૂર હોય ને છ જોડી રાખે તો નેવું માં આવવાનું હોય નેવું નો અત્યારે વાપરી કાઢે નેવું માં દુકાળ પડે પછી ત્યારે પણ વિકાસ એનો આગળનો માલ અત્યારે વાપર્યો તો બહુ જ ખોટું કે પણ આપણે પહેલા સમજણે ને કઈથી આ કઈથી જઈ ભણ નહીં રૂપિયો વચ્ચે કઈથી ભણ નહીં આ તો કુદરત ચલાવતા ભમેડો પોતે ભમેડો છે એવી ખબર એટલું જ અંતર હું જાણું છું રાજા કે એવું કરાય ને હા તો એવું છે એટલે બીજા નવા પીવડાવે નહીં જ્યાં સુધી પેલા ઘસારો ના પામે છે તમારા નથી રહેવું પડે જેમ અમને ગમે નહીં કોઈ માણસ નું દુઃખ થાય મિલ વાળાને વધારે કપડું કરવું પડે ત્યાં સુધી અમારો ફાંધો હોય મિલની શક્તિ આપણે વધુ કામ લગાવી બીજાને કામ લાગે ત્યાં સુધી અમારી ગણતરી હોય રાગ આપવામાં અમારી ગણતરી હોય કે આટલા દાડા જ કપાવવા બે દાડા નવ વર્ષથી કપાવવાનું થયું બીજા માણસ કાઢ એટલા માટે એ ઓછો કાપશે ને એવું એવું કેમ એટલે એક માણસ નું એટલે આપણે બે એવું નુકસાન ના કરે આ દુનિયામાં કોઈ ચીજ નુકસાન ના કરે નાતો તો ગણતરી બંધ નથી પાણી શેખ ની જરૂર છે બધું જરૂર છે હમણાં ખાતરી થઈ કમલા પ્રમાણમાં પેલા તો ડોલમાં કપલે ઊંડું કેટલું છે ચાર ના વાયો કચકચી ખટખટી જાય નથી દાદા ના આવ્યા ખાધું પછી કોઈ જવાનું કોઈ દાદા વાંચ્યું એટલે વીસ વર્ષથી સત્સંગમાં આવતો હોય પણ પોતે છે જ નહીં જેમ મરી ગયેલો હોય ને પછી ખબર ના પડે કે આવે છે ક્યારે જાય છે ક્યારે એમ તો ખબર નહીં કોઈ ખબર જ ના પોતાનું અસ્તિત્વ ના દેખાડે સત્સંગમાં એમના પરમી નહીં આ બધા ભેગા થયા સાચી કચકચ કરતા શરૂઆત કરી આ બધા કચર કચકચ કરીને અમને રાગે પાડો તો પછી ભાઈ બગડી ગયું એમને શું જાય બગડે મારું બગડે આ બધા આ બધી બધા બધે તોડો બગડ મારું શું થાય આ તો હતા એમને શું જાય ના બગડી જાય બચપન દ્વારા જે આવ્યો ત્યારે અમે બુદ્ધિ બધું શીખવા પડ્યા દાદા ત્યાંથી આ ખબર છે આ જ્ઞાન બની ગયું વ્યવહારિકતા પણ કશું જ ના મળે કહેતો હતો ત્યાં બુદ્ધિ પ્રકાશ ને આ બધા તમે કહો છો ને એવું જો મને બધું જતો રહું કે મારે પણ જતો રહું મારી કઈ આગળ નહીં આગળ ક્યાં મારે વારસદાર હશે બિનવાસી વાત થઈ આગળ જતો કે પછી શું કરું તમે પાસ વાળું ક્યાં ના હવે શું થાય મગજ બગડી જાય એ તો વારો આવશે તારે પેલા મિનેશ નો આવ્યો એનો આવ્યો તારે તારે પછી વારો તો આવ્યો ગયો તો કેદર ના રહીએ હે લાવો વારો લાવવાનો પછી દાદા જાઓ વારો આવો ના સુધરશે મારી પાસે બધા છૂટકો કેમ અમારે તો કઈ જણા હતા આવે એ સારી એ પેશન કેમ નથી એવું શું અહીં આવે એટલે અહીં હવે સંસ્થા વાળા એટલે સુધરવું જ પડે આ જ્ઞાન જ એવું છે સુધારે આ જ્ઞાન જ એવું છે સુધારે આ જ્ઞાન જ એવું છે કે સુધારે હે બહેન જ વ્યસ્ત થઈ ગઈ બધા વાયદો છે કડવું લાગે તમને બહુ મીઠું આવે છે ગળવું ભાઈ ભાઈ કેબીજ નહીં ભરત કે ના ખાસ કે શોખ છે સુધારવાની ભાવના સુધારવાની ભાવના હું તો કઈ બધા ના હાજરી માં કે તો મારે એકલા કે સર જલ્દી આવી જાય હે હાજરીમાં જલ્દી નિવેડો આવી જાય જલ્દી નિવેડો આવી જાય કઈ વાત કે હાજરી જલ્દી નિવેડો આવી જાય બધાની હાજરી કે છે વખત બહુ મોટું થઈ જાય અને મને એવું જ કહીએ છીએ આ રોજ પર કચુક કર્યા કરે પણ ટૂંકાય પણ ટૂંકાય પણ ટૂંકાય હા આપડે તો પેલું પ્રજ્ઞા એવી મૂકી દે ને આખો દાડો વઢે વઢે દીપક ને આ થઈ પાછો રામ કર બધું અંદર થી ચાલુ હોય શ્રીમંદર સ્વામિનારાયણ પર શું વિચાર ભાવ કરે તો ભાવ કરે વસ્તુ એટલે એનું કઈ મળે ને થોડું ભાવ નું કઈ ફળ તો મળે ને તો કઈથી લાવવા લાવવા કે વાદળ કરતા કોઈ વાત એમ કે મારે ચાર છોકરા થઈ જશે બધું પહેરવા નથી થાય તો પહેરવાનું મળે ને પછી પહેરવાનું મળે ને છોકરા માટે મારા ના ભાવ કરેલો એટલે એક બધું આ કઈ પેલો એ કર્યું હોય તો સાચી જાય તો પટી જાય લઈએ નહીં તો લોટરી લોટરી લેતો ને બે બે વખત ડાલ છે એ રોજ કે આવે એ જ આવ્યું નહીં તણા પૈસા શું કર પછી આયા પછી ઘેર શિષ્ય મંગાવ્યા પછી ચાર દિવાળી દેખાય પૈસા નહીં આપડે ઘર ચાલે એટલા જોઈએ ઘર ચાલે વાંધો ના આવે પછી છોકરા કે વિડીયો લાવો ફોન લાવો સાયણ એટલે એ પૈસા તો વિડીયો પર નાખજે ત્યારે પાંચ હજાર અમે નહીં માગીએ પાંચ હજાર અમારો વેરો નહીં કરીએ પચીસ વેરો રાખશે માતા પહેલા પાંચ હજાર એવું કરી લીધે પછી વેરો એક કરતા પાંચ હજાર છોડે ને

રાત દાડો દીવો લઈને ફર્યા કરે આ લક્ષ્મીજી ખોલવા નીકળ્યા લક્ષ્મીજી પુણ્યશાળી ને ખોળે અને મહેનત લોકો લક્ષ્મીજી ને ખોળે હા

વિમર્શ માટે કે દાડો કર્યો પછી આમાં કર્મ ચોટ્યો પાછા ફરી ગયો કર્મ ચોટ્યો ચોટ્યા જ ના છે બસ ઘર નહીં ઘર નહીં ઘર નહીં ચાર નહીં કોઈ તો બંધ થઈ ગયું છે આવતું બંધ ગયું આવતા આવતા અક્ષરો લાયક હોય શુદ્ધિ તો આ મારા મારા જોઈ પડે ધ્યાન તારે હોય જાય વિદ્યાર્થી કરે বাইরে ফাঁকা খাদা রাখে મજા આવે એ તો જ્યાં ગેસ નાખતો જ્યાં ગંધ ના હોય આ તો કાર્બન ફૂંકવા જેવી થાય છે વિચાર કેમ વિચાર આવે ખરો વામિટ થયું ખરું છે કઈ બુદ્ધિ ત્યાં ગ્રહણ કરવામાં એ જાનવરો કંટાળી જાનવરો જયારે ટાઈમ કે આગળ હું બે પાંચ પચાસ ટકા ઉશ્કેરાતા નહીં ભરે ઉશ્કેરાતા તેટલા પોતાની ઈચ્છા હા એકલા જ લેવાનો મનુષ્ય જ લેતા તેનું મોડામાં સુગંધ આવે ને ત્યાં જોઈએ એટલો બધો આનંદ થાય સારી ઘરે દુર્ગંધી દુર્ગંધી આવે દુર્ગંધ ના હોય દુર્ગંધ પછી બહુ કામ કર્યું નહીં મને તો પાંચ ફૂટ જે એકદમ વીગી હોય ને તે મને ઉપાડી તેથી કહું વહેલા વહેલી કે મુક્તિ આ આ દુનિયામાં હું બહાર પછી નું ગંધાય બધી રીતે ગંધાય ગંધાય Thank you. એટલે અફતાણી માં આવે છે પેલું માણસો છે કૂતરા ગંધાતા નથી ગધડા ગંધાતા બધા જોઈ રહ્યા આ તો આખો દાડો ભય ભય કર્યા કરે બચ્ચીઓ ખેડો ભેળપુરી ખેડો બાદ ખયા પણ ચીસી ગયા તમાકુ એવી સુગંધ મળે નથી

એટલે મને એમ થયું હેલન રહે છે કે આ દેશ ઉપર સારું અગર તો છે રહેવા તો એકાંત સૈયા કરવું સૈયા ને આસન છે કોઈ બેઠેલો નથી સ્ત્રી બેસલી બેસે સ્ત્રી થવાનું થતા અને પરમાણુ અસર અને વિષય ના હોય સ્ત્રી પુરુષ બહુ સારા લાગે બહુ સરસ લાગે અમડા ના આવતા ને ઉપલબ્ધ રહેવા શું આત્મા સાધન રહેવા કેવું આત્મા સાથે પ્રજ્ઞા સાથે એ શું પ્રજ્ઞા સાથે વિષય મન જોડે તો બધો વ્યવહાર હોય એ વિષય તો આ જાણવાનું પસંદ બહુ પણ થાય મારા કેટલા શબ્દો વેરાગા વેરા ખરા નહીં કેટલા એટલે બધા જ વૈરાગ અને આખી આખી દિશા બતાડી દે બાજુ છૂટવાની દિશા બતાડી દે વૈરાગ અને પેલું જ્ઞાન જ્ઞાન સફળ પાછું અને એક્ઝેક્ટ એવું જ છે એક્ઝેક્ટનેસ સહિત હોય એમાં જ્ઞાન માર્ગ આ છે અને આ ખોટો મોહ છે વૈરાગ ફેરી નાખે વૈરાગ ભવો ના સંગને નમસ્કાર કરીએ કયા માટે ભવો ભવના સંઘ માટે ઉતરા ગયા તે મળી જાય

વકુ ના વળે વકુ વાંદરી બની હોય એટલે આ બધું આ બધું અથડામણ તમે તો સાત વખત ધંધો પ્રણામ કરાવે તે ત્યાર પછી અલાવ કરે અલાવ કહી ગયો બે વખત કહી ગયો શું કહ્યું તમે તને સહાય કરી દીધા મારું આવું એમાં સાંભળ્યું ને મારા જમાનું جیوڑی گئے خراب دل گیا بڑی گیا જે ગમે ને એ ચીજ માટે સરસ ચીજ હોય અવલોકન કે ના બહુ સરસ છે સુગંધી વાંખે કે બહુ સરસ છે કોને કે બહુ સરસ જીભે કે બહુ સરસ ભૂલ ચૂકે આંગળી બગડી હોય ને આપડી <laughs> નાક તૂટી જાય નાક તૂટી જાય સચિદાનંદ પ્રભુ સચિદાનંદ વ્યવહાર પર હોય ને આખી નો બધો ઇતિહાસ આમ વંચાય એવી દેખાય બધો આમ વંચાય એવી દેખાય ચાર વર્ષની